એ આવો આવો મારા નાનકડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સિહોરમાં બેઠા બેઠા કુંજભાઈ વાર્તા સાંભળે છે એના પપ્પા સાથે આવો આવો કુંજભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કીડીઓ અને નાગ રતિલાલ નાયકની આ વાર્તા છે ઓ ભાઈ હા હું તમને કહું છું એક જંગલ હતું જંગલમાં ઘણા ઝાડ હતા જંગલમાં ઘણા જીવ રહેતા હતા હો એક મોટા ઝાડના થડ પાસે દર કરીને એક ઝેરી નાગ રહેતો હતો એ બધાને કરડતો અને ડરાવતો નાગના દર પાસે કીડીઓનું પણ દર હતું એમાં કીડીઓ મોટી સંખ્યામાં રહેતી હતી કીડીઓ કામગરી હતી કામ બહુ કરતી પોતાના કામમાં જ લીન રહેતી કોઈને કનડતી નહીં ને કોઈને ડરાવતી નહીં એક દિવસ નાગને કરડવા માટે કોઈ ન મળ્યું એટલે તે કીડીઓના દરમાં દાખલ થયો કીડીઓના દરમાં નાગે અનેક કીડીઓને આડે ધડ આડે ધડ છૂંદી નાખી કીડીઓ સાથે કીડીઓની રાણી પણ હતી એણે આ જાણ્યું ને એને બરાબરની રીસ ચડી એણે નક્કી કર્યું કે જોરાવરથી આપણે ડરી જવું ન જોઈએ તાકાતવરથી આપણે ક્યારેય ડરી જવું ન જોઈએ આપણે એનો સામનો કરવો જોઈએ કીડીઓની રાણી સામનો કરવા આગળ વધી તે ધીમેથી નાગની પાસે જઈને નાગની ફેણ ઉપર ચડી ગઈ હળવેથી એણે એમાં તીણો દંશ દીધો હા હા હા હા નાગ બાપલિયા પોકારી ગયો હો નાગ કીડીની રાણીના દંશથી દુઃખ સહન ન થતા નાગે ફેણ પછાડી પણ એથી તો એમાંથી લોહી નીકળ્યું લોહીની ગંધે ગંધે બીજી કીડીઓ ફેણ પાસે આવવા લાગી એમણે નાગના શરીરે ચટકા ભરવા માંડ્યા કોઈ પૂંછડીએ ચટકા ભરે ને કોઈ મોઢે ચટકા ભરે વેદનાનો મારો નાગ વારંવાર ફેણ પછાડવા માંડ્યો ભાઈ નાગ એકલો હતો ને કીડીઓ અસંખ્ય હતી આખરે ફેણ પછાડી પછાડીને એ તો મરી ગયો તો ભાઈ ખરું જ કહ્યું છે કે જા જાજા નબળા લોકથી કદી ન કરીએ વેર કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર જો ભાઈ આવી હતી આ કીડીઓ અને નાગની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને કુંજભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો